ત્યાં સુધી થયું હતું બારમા શ્લોક થી કરવાનું છે अयुक्त कर्म फलम त्यक्त युक्त कर्म फलम त्यक्त अच्छा थोड़ो आग संदर्भ जी लीजिए संन्यासम कर्मणाम कृष्ण योगंज शंकृति यच्छेतोरकं तन्मे ब्रूहि सुनिश्चितम् કર્મનો સંન્યાસ અને ફરી પાછો યોગ પણ બંને વાત એક સાથે આવતા અહીંયા સંશય થયો છે આમાં બેમાંથી કોઈ પણ એક જે જેનાથી મારું શ્રેય સિદ્ધ થાય એવું આપ કહો એના ઉત્તરમાં ભગવાને માસ્ટર સંન્યાસ અને કર્મયોગ બંને નિશ્રેયસકારક છે એટલે મોક્ષદાયક છે એમાં કર્મનો શુષ્ક ત્યાગ જ્ઞાન રહિત એના કરતા કર્મયોગ વધારે શ્રેષ્ઠ છે એ દ્રષ્ટિથી આસક્તિ રહિત જે કર્મયોગ છે એની અહીંયા મહત્તા બતાવતા આજ્ઞા કરે છે કે એવો કર્મ કરનારો કર્મયોગી કે જે કોઈ પણ પ્રકારના દ્વેષ કે આકાંક્ષા વગેરેથી રહિત છે એને નથી સંન્યાસી જાણવો જોઈએ કર્મ કરતો હોય તેમ છતાં જ્યાં સુધી એ પ્રકારના કર્મયોગના આચરણથી ફલનો પ્રશ્ન છે તો જે લોકોના મનમાં એવી ધારણા છે કે જ્ઞાનપૂર્વક વૈરાગ્યપૂર્વક સંન્યાસ લેવાથી જે ફલની પ્રાપ્તિ થાય છે એ ફલ અન્ય કોઈ સાધનથી પ્રાપ્ત થઈ શકતું નથી તો એ ધારણાનું અહીંયા ખંડન કરી રહ્યા છે બેમાંથી કોઈ પણ એક સાંખ્ય યોગ ચાહે કર્મયોગમાં અગર નિષ્ઠા વ્યવસ્થિત હોય સારી રીતે એમાં સ્થિતિ કરવામાં આવે તો એ જ ફલ કર્મયોગીને પણ પ્રાપ્ત થાય છે એ દ્રષ્ટિથી જે વિદ્વાન લોકો છે એ સાંખ્ય અને યોગને એટલું પૃથક નથી માનતા જેટલો એનો દંડેરો પીટવામાં આવે છે નિષ્કામ કર્મયોગની મહત્તા સંન્યાસની તુલનામાં એ દૃષ્ટિથી પણ વધારે છે કે જ્ઞાન માર્ગની સાધનાથી સિદ્ધિની પ્રાપ્તિ બહુ કષ્ટથી થાય છે એના સ્થાને નિષ્કામ કર્મયોગથી ઝડપથી સિદ્ધિને પ્રાપ્તિ થાય છે આજે અહીંયા કોઈ પ્રકારના એકત્વનું નિરૂપણ છે એમાં જે મોક્ષ પ્રાપ્તિની અંદર મૃત્યુ પછી જે સૂક્ષ્મ ભેદ છે એ તો રહેશે પરંતુ જે સમાનતા છે એ પુનઃ જન્મ ન થવું તે તે રૂપની જે અપુનરાવૃત્તિ રૂપ મોક્ષ છે એ બંનેમાં સમાન છે ત્યાગીના માટે પણ જેમ શાસ્ત્ર એમ કહે છે કે એને દેવ ઋષિ અને પિતૃનું ઋણ ચૂકતે કરવું જોઈએ પરિવારજનોની આજ્ઞા હોવી જોઈએ અને મુમુક્ષત્વ તીવ્ર વૈરાગ્ય ઇત્યાદિ ગુણ પણ એની અંદર હોવા જોઈએ એટલો તીવ્ર વૈરાગ્ય જ્યાં સુધી કર્મની વાસનાનો સર્વથા નાશ ન થઈ જાય ત્યાં સુધી પેદા થવો મુશ્કેલ છે એટલે જેટલા પણ આવશ્યક કર્મ છે એ બધા જ કર્મો એને સંન્યાસી થતા પહેલા વ્યવસ્થિત રૂપથી સંપન્ન કરી લેવા પડે કર્મયોગની અંદર અને જ્ઞાનયોગમાં એક જે બીજો તફાવત એ છે કે એટલે સામ્ય કે ભલે કહેવા માટે ત્યાં સંન્યાસની અંદર નૈષ્કર્મ્ય છે પરંતુ એ નૈષ્કર્મ્યનો પ્રકાર જ બદલાય છે કર્મનો કર્મ રહિતતા ત્યાં પણ નથી કારણ કે જે ક્રિયાયોગ અથવા ક્રિયાયજ્ઞ અને દ્રવ્ય યજ્ઞ એ કર્મયોગની અંદર એના ઉપર વધારે ભાર છે કેમ કે કર્મયોગી જે ગ્રહસ્થ છે ને એ બધું ઉપલબ્ધ છે એ કારણે દ્રવ્યયોગ અને ક્રિયાયજ્ઞ અને દ્રવ્ય દ્રવ્યયજ્ઞ એ બંને ઉપલબ્ધ છે દ્રવ્ય અને ક્રિયા તેથી એણે એનો વિનિયોગ યજ્ઞાદિ કર્મની અંદર કરવાનો છે સંન્યાસી કેમ કે દ્રવ્યાદિનો ત્યાગ કરી દે છે ગ્રહસ્થનો ત્યાગ કરે છે ગ્રહ સ્થિતિનો એટલે એના માટે દ્રવ્ય યજ્ઞ સંભવ નથી એ કારણે ત્યાં તપોયજ્ઞ કે માનસ યજ્ઞ એ એનું સ્થાન લઈ લે છે એટલે યજ્ઞ તો યજ્ઞ કર્મ તો રહે છે પરંતુ એનો કેવલ પ્રકાર બદલાય છે એટલે જે એવું વિચાર છે કે નૈષ્કર્મનો મતલબ તે પછી કંઈ કરવા પણ રહેતું નથી તો એ વસ્તુ સ્થિતિ આમાં નથી કર્મની અંદર કર્મ કેમ કે રજોગુણનો પ્રભાવ છે જ્યાં પણ રજોગુણ હશે ત્યાં કોઈ જાતની પણ એનો કર્મ રહેશે તો જેની અંદર રજોગુણ પ્રબલ હશે એ ગમે તેટલી ઈચ્છા કરશે તો પણ કર્મરહિત નહીં થઈ શકે એ કારણે રાજસ પ્રકૃતિ જે છે એને અને રાજસ્થ જે અવસ્થા છે જેમાં કર્મ સામર્થ્ય મનુષ્યની અંદર સહજ હોય છે એમ સમજો કે પચીસ થી પચાસ વર્ષ સુધીનો જે કાલ છે તે આયુર્ભાગના કર્મથી વિચારીએ તો તે અવસ્થાની અંદર રાજસિકતા હોય જ એટલે એ અવસ્થામાં એ કર્મનો કોઈ ત્યાગ કરવાનો વિચારે એટલે એ આપણે એમ વિચારીને ચાલીએ કે બ્રહ્મચર્ય અવસ્થામાં ઓછામાં ઓછા પચીસ વર્ષ સુધી વેદાધ્યયન કર્યા બાદ આવી જાતનો કોઈ નિર્ણય લેવાની સ્થિતિ ઉપર માણસ પહોંચે અપવાદ બધી જગ્યાએ સંભવ છે પણ આવી સ્થિતિમાં પૂર્ણ શાસ્ત્ર જ્ઞાન થઈ ગયા પછી જેને આ નિર્ણય ઉપર પહોંચ્યો હોય કે હવે મારે યા તો અહીંયા જ બ્રહ્મચર્યથી સંન્યસ્ત થવું અથવા તો ગ્રહસ્થાશ્રમ અંગીકાર કરી અને એમાં જવું તો બ્રહ્મચર્ય અવસ્થા ઉપર શાસ્ત્ર એને પ્રશ્ન પૂછે છે કે તારો હજી ઋષિ ઋણ દેવ ઋણ અને પિતૃ આ ત્રણેય તારા માથે પડેલા છે એટલે અનલેસ એવો પ્રબલ વૈરાગ્ય આવી ગયો હોય કે જેમાં મનુષ્યને બીજી કોઈ જાતની દેહની સુદબૂદ જ રહી ન ગઈ હોય તો તો ઠીક વસ્તુ છે પણ નહીં તો ત્યાં સુધી ભણેલો વેદ બીજા કોઈને ભણાવી ન લે અગ્નિહોત્રાદિ યજ્ઞ દ્વારા દેવતાઓનું ઋણ ચૂકતે ન કરી દે અને પ્રજોત્પત્તિ દ્વારા પોતાનું જે વંશ પરંપરા છે એને પણ એ આગળ ચાલુ ન રાખી શકે ત્યાં સુધી સંન્યાસ લેવાનો શાસ્ત્રમાં નિષેધ છે એટલે શાસ્ત્રનો આગ્રહ તો એ જ છે કે બને ત્યાં સુધી સાંગોપાંગ વર્ણ અને આશ્રમ ધર્મનું પાલન કરીને ક્રમિક રૂપથી એક એક આશ્રમમાં આગળ વધતા પછી અંતમાં એ સંન્યાસ ગ્રહણ કરે થયા પછી એટલે એક્સપેક્ટેડ એમાં એ છે કે જે કર્મ વેદાદિ શાસ્ત્રના અભ્યાસથી એને જાણ્યું શીખ્યું છે એને એ પોતાના જીવનમાં ઉતારે પણ વાનપ્રસ્થમાં એ જ કર્મોને ગામ ઘરમાં ન રહીને વનના અંદર આશ્રમમાં રહીને ત્યાં એને થોડું કઠોરતાથી પાલન કરે એટલું થયા પછી જ્યારે એ બ્રાહ્મણ છે એને એવો વિરક્તિનો ભાવ આવી જાય તો પછી એ સંન્યાસ લે એટલું કરતા કરતા જો અગર એવી શક્યતા હોય અને એ જાતનો એમાં બીજ હોય તો સંભવ છે કે એ એટલા વર્ષ સુધી યજ્ઞાદિ કર્મનું આચરણ કરતા કરતા એનું ચિત્ત નિર્મલ થાય એટલે નિષ્કામતા ભગવદ અર્પણ બુદ્ધિથી કર્મ કરવું અને એ કર્મની અંદર નિષ્ઠાને કારણે અન્ય લૌકિક સાંસારિક વિષયોમાં એને વૈરાગ્ય આવી જાય અને સાથે સાથે સ્વાધ્યાય યજ્ઞનું પાલન કરતા કરતા એને ભણેલા વેદનો નિરંતર આવર્તન અભ્યાસ કરતો રહ્યો હોય ચિંતન કરતો રહ્યો હોય તો એના પરિણામ સ્વરૂપ એના અંદર એવો બ્રહ્મ જ્ઞાનનો પણ થોડો સંચાર થઈ શકે એટલે સર્વની બ્રહ્મરૂપતાનો એને અનુસંધાન થઈ શકે જો એવી સ્થિતિ ઉપર એ પહોંચે તો પછી એને કર્મ મારી દઈએ જે સાધારણ કક્ષા નું ફલ છે એના કરતા પણ ઉત્તમ કક્ષાનું ફલ એને પ્રાપ્ત થવાની સંભાવના વધી જાય એટલે એ દ્રષ્ટિથી જે અહીંયા નિરૂપણ કર્યું છે કે આમાં કંઈ બહુ વધારે એટલો તફાવત જોવા જેવો નથી એ આ દ્રષ્ટિથી આપણે એને સમજી શકીએ છીએ કે આ જાતનો યોગ યુક્તો નિર્બ્રહ્મ ન ચિરણાધિગચ્છતી અહીંયા એ જાતની આશંકા ઊભી કરી કે અ અવગતિ જે છે યોગયુક્ત શુદ્ધાત્મા એ કર્મકર્તા કરતા એ કર્મથી લિપ્ત નહી થઈ જાય તો એ નહી થાય કે આજે કર્મ છે એ જેવી રીતે સાકામ દ્રષ્ટિથી કરવામાં આવે તો કોઈ એવા બંધનમાં પણ નાખી શકે છે ભોગના પણ અગર નિષ્કામ દ્રષ્ટિથી કરવામાં આવે તો એ કર્મ પોતે પોતાની એક દવા પણ છે એટલે એ નિષ્કામ કર્મયોગ છે એ ક્યારે પણ ફલાશક્તિની અંદર પરિણમતો નથી અને એના માટે આવશ્યક એ છે કે કર્મ કર્મકર્તાએ પોતાની અંદર હું આ કર્મ કરવાનો કરતા છું એ જાતનું કરતા કર્તૃત્વનું જે અભિમાન છે એને છોડી અને કર્મ કરવું જોઈએ અને એમાં પ્રભુએ આપેલી એને જેટલી પણ વૃત્તિઓ છે એ બધી વૃત્તિઓ એ ભાગવત અર્થેનો ઉપયોગ થઈ રહ્યો છે આ યજ્ઞાધિકર્મ રૂપમાં એવી ભાવનાથી એને જો એ કરતો રહે તો પછી જેમ જલમાં રહેલું કમલ છે એ ત્યાં ભીજાતું નથી તેવી રીતે એ પણ અહીંયા એનાથી અલિપ્ત રહેશે એ વાત અહીંયા અત્યાર સુધી સમજાવી એમાં હવે અહીંયા એ આશંકા કરી રહ્યા છે કે નિષ્કામ કર્મયોગ જે છે એ પ્રારંભિક અવસ્થામાં એટલે સિદ્ધ અવસ્થામાં તો સમજમાં આવી શકે એવી વાત છે પણ અવસ્થામાં કોઈ શા માટે આ રીતે ફલનો ફલાશાનો ત્યાગ કરી અને કર્મ કરશે તો હવે એનું અહીંયા સમાધાન કરી રહ્યા છે કે યુક્ત કર્મફલમ ત્યક્વા શાંતિમ આપનોતી નૈષ્ઠિકીમ અયુક્ત કામકારેણ ફલે શકતો ને બધ્યતે કર્મ કરતા જો યુક્ત છે એટલે પ્રભુ નિષ્ઠાવાળો છે તો એને ભિન્ન ફલ થશે અને જો ભગવદ નિષ્ઠાવાળો નથી આ ભગવદીય છે તો એ ફલાશક્તિથી બંધાશે તો પ્રશ્ન એ છે કે કર્મ કરતા કયા પ્રકારનો છે એના ઉપર નિર્ભર કરે છે એ શા માટે સાધન અવસ્થામાં પણ કરશે કર્મ તો એ કહી રહ્યા છે કે યુક્ત કર્મ ફલમ ત્યક્વા નૈષ્ઠિકીમ શાંતિમ પ્રાપ્નોતી જે યુક્ત છે એ તો કર્મફલને છોડીને નૈષ્ઠિક શાંતિને પ્રાપ્ત કરશે અને જે અયુક્ત છે એ તો કામનામાં લોભાઈ જઈને એ ફલમાં આસક્ત થઈને બંધનને પ્રાપ્ત કરશે યુક્તનો મતલબ છે ભગવત ભજનૈક નિષ્ઠા સન પ્રભુ ભજનમાં નિષ્ઠાવાળો થઈને કર્મફલને છોડીને એટલે ભગવદ આજ્ઞા રૂપત્વેને કર્મ કરોતી મને કર્મ કરવું જોઈએ એવી પ્રભુની આજ્ઞા છે એવું જાણીને જે કર્મ કરે છે એ નૈષ્ઠિક શાંતિને પ્રાપ્ત કરે છે એટલે ભગવત તોષ રૂપા મારી આજ્ઞા મારા આ ભક્તે પાડીને નિષ્કામ ભાવથી એને કહેલું કર્મ એણે કર્યું તો પ્રભુને સંતોષ થશે એ શાંતિનું સ્વરૂપ સમજાવી રહ્યા છે કે ભગવદ આજ્ઞા કરણાભાવમ તાપ રહિત ભગવદ આજ્ઞા કરણ તોષ રૂપામ પ્રાપ્નોતી એટલે એને પ્રભુની આજ્ઞાથી એણે જે પાલન કર્યું છે એને કારણે તાપ રહિત ભગવદ આજ્ઞા કર્ણ તોષ રૂપામ આ થોડી અટપટો છે એનો અભિપ્રાય બહુ સ્પષ્ટ નથી થતો પણ સામાન્યતયા અહીંયા એનો અર્થ એ છે કે પરમ શાંતિને પ્રાપ્ત કરે છે એટલે શાંતિ છે એ એ ભગવત પ્રાપ્તિ રૂપા પણ હોઈ શકે અથવા તો મોક્ષ રૂપા પણ હોઈ શકે અહીંયા ભક્તિ માર્ગી સંદર્ભથી જો લેવામાં આવે તો પ્રભુને પ્રસન્નતાથી સંતોષ થયો તે તદરૂપા શાંતિ એને પ્રાપ્ત થાય છે એવો આશય છે પછી હજી વિચારીને उनका आशय से विचार भगवद आज्ञा करणा भाव ताप तो रहित भगवद आज्ञा करण दोष रूप समझातु नहीं की और माने अतः साधन दशायाम भी भगवद आज्ञा कर्म करना उत्तम मूल अहिया उत्थानिका में ये बात आई थी साधन दशा में शाटे आम करते तो ये कही रहा है कि प्रभु ने सतोष थे એ પ્રકારે કર્મ કરવાથી એ દૃષ્ટિથી સાધન દશામાં પણ પ્રભુની આજ્ઞાના રૂપમાં કર્મ કરવું છે શ્રેષ્ઠ છે અને અભગવદીયસ્તુ ફલાશયા કર્મ કરણેન બધો ભવતી જે અયુક્ત છે એટલે જે ભગવદીય નથી એ ફલપ્રાપ્તિની કામનાથી કર્મ કરવાને કારણે એ કર્મના બંધનથી બંધાય છે આયુક્તનો મતલબ અભગવદીય કામકારેણ એટલે કામનયા પ્રવૃત્ત કામનાની પૂર્તિ માટે જે પ્રવૃત્ત થયો છે એ ફલે સક્ત સન ફલની અંદર આસક્ત થઈને નિબધ્ય છે એટલે નિરંતરો બધો ભવતી નિરંતરે બંધાતો બંધાય છે બંધાય છે નો મતલબ ન ભગવત સંબંધમ નથી એ પ્રભુના સંબંધને પ્રાપ્ત નથી કરતો એટલે ભગવત પ્રાપ્તિ એને નથી થતી ફલાશા છે કારણે ફલ પ્રાપ્ત થશે ફલાશા રહિત ભગવદ આજ્ઞાના ભાવના પાલનના ભાવથી કરશે તો ભગવાન પ્રાપ્ત થશે એવમ ભગવદ ભક્તો ભગવદાજ્ઞા કર્મ પૂર્વન સુખમ આપનોતી આ રીતે ભગવાનનો જે ભક્ત છે એ પ્રભુની આજ્ઞાથી કર્મ કરતા સુખ મેળવે છે અને અયુક્તસ્તુ ફલાશયા કર્મ કુટુંબ બધો ભવતી ત્યુક્તમ અને જે અભગવદીય છે એ ફલાશાથી કર્મ કરતા બંધાય છે એ ઉપર વાત કહી તત્ર અભક્તસ્ય સર્વકર્મ ત્યાગે એવ ઉત્તમ इति अर्जुनमनसि आभासं प्राप्य त्यागेऽपि भक्तानामेव सुखं न इतरेषाम् इत्याह સર્વકર્માણી એટલે અભક્ત જે છે એને બધા કર્મનો ત્યાગ કરવો એ ઉત્તમ છે એવું અર્જુનના મનમાં આભાસ થયો હોય એવું જણાયું એટલે અહીંયા કહી રહ્યા છે કે ખરેખર તો આ રીતે કર્મ ત્યાગમાં ભક્તોને જ સુખ છે બીજાને એવું સુખ નથી આ પણ થોડું અહીંયા સર્વ કર્મ ત્યાગ એવો ઉત્તમ એ થોડું અટપટું છે વિચારવા પડશે પણ તાત્પર્ય એવું લાગે છે કે આગળનો શ્લોક વાત કર્યા પછી વધારે સ્ફૂટ થઈ શકશે કે સર્વ કરવાણી મનસા સંન્યસ્તાસ્તે સુખમ વશી नवद्वारे पुरे देही નૈવ कुर्वन् નકારયન બધા કર્મોનો મનથી ત્યાગ કરીને જે વશી એટલે બધા બધી ઇન્દ્રિયો જેણે પોતાના વશમાં કરી છે એ સુખી થાય છે અને આ નવદ્વાર વાળો પૂર એટલે આપણું જે શરીર છે જેમાં નવ દરવાજાઓ છે એમાં રહેનારો જે દેવી દેહી એટલે આત્મા એ કંઈ પણ કર્યા વગર બધું કરવા છતાં પણ એ કંઈ કરતો નથી એવી સ્થિતિમાં છે જો એ આવી રીતે રહે છે તો તાત્પર્ય છે કે કર્મ ઇન્દ્રિયોથી કર્મ કરતા પણ મનથી એમાં એ તત્પર નથી તો એ કરવા છતાં પણ નથી કરતો એટલે કહી રહ્યા છે કે વશી એટલે ભગવદ વશી સ્થિત જે વશી છે ભગવાનના વશમાં જે છે તે સર્વ કર્માણી સંન્યસ્ય ત્યક્તવા બધા કર્મોને છોડીને નવદ્વારે પૂરે નવ દરવાજા વાળવા જે પૂર શરીર છે જે શ્રવણાધિકરણ સમર્થે એટલે શ્રવણાદિ વગેરે એટલે શ્રવણ કીર્તન સ્મરણ વગેરે બધું કરવા જે સમર્થ છે એવા દેહમાં જે દેહી છે ભગવદર્થમ દેહાભિમાનવાન એટલે આ જે ધ્યેય છે મેં પ્રભુના માટે ધારણ કરેલું છે એવો જે દેહી એ સુખમ આસ્તે તિષ્ઠતી એ સુખથી રહે છે એટલે પ્રભુના વશ જે છે એ મનથી બધા કર્મોને છોડીને અને આ મારું જે શરીર છે એટલે બધા કર્મને છોડીને એટલે એની જે લૌકિક ગતિ છે એને છોડીને આ શરીર મેં ભગવદ અર્થ ધારણ કરેલું છે એટલે પ્રભુ સંબંધી જ કાર્યની અંદર એનો જે મન છે અને પ્રવૃત્તિ છે એવો દી આ શરીરમાં સુખથી રહે છે મનસા નૈવ કુરવન એટલે મનથી એ કંઈ પણ નહીં કરતો સ્વાર્થ अहंकाराभावा न किंचित कुरवन એને દેહાભિમાન લૌકિક જીવોની અંદર જે જાતનું છે તે પ્રકારનું એને નહીં હોવાને કારણે એ ભગવદ અર્થ બધું કરી રહ્યો છે બીજું નથી કરી રહ્યો તો એ વસ્તુ તો કંઈ કરી જ નથી રહ્યો નવા મમતા ભાવાદ અન્યભ્ય પરોપકાર ઉપદેશ આદિના કાર્ય સુખમ આપતી અને એને કોઈ વિષયમાં મમતા નહીં હોવાને કારણે બીજાનો ઉપર ભલું થાય એ દ્રષ્ટિથી ઉપદેશ વગેરે કરીને એ અહીંયા એવું પણ કરવા નથી ઈચ્છતો એટલે એ જે કર્મ ત્યાગ છે એ કર્મ ત્યાગ મનથી છે પણ સાથે સાથે એને એવી જાતની પણ કોઈ લિપ્સા નથી કે મારા કારણે બીજા કોઈનું આ રીતે ભલું થતું હોય તો હું એમના માટે આદર્શ સ્થાપિત કરું કે એને હું ઉપદેશ વગેરે પણ કરું એટલે નૈવ પૂર્વન નકારયન એનું તો કરે છે ન કરાવે છે એમ બંને રીતથી અહીંયા તટસ્થ છે અહીંયા એ આશંકા કરી રહ્યા છે કે એનો ઉપદેશાદિના કારણે કો દોષ કોઈને આપણે આપણે જાતે ન કરીએ કેમ કે આપણને કોઈ એવી ફલાશા નથી એવી કોઈ મમતા નથી પણ આપણા કારણે કોઈ બીજાનું ભલું થતું હોય તો એમાં શું વાંધો છે इति चेत् तत्राह न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभु न कर्मफलस्य योगं સ્વભાવસ્તુ પ્રવર્તતે ત્યાં સુધી બીજા લોકોનો પ્રશ્ન છે તો એમાં એ વાત એવું આ જાતનો જે ભગવદ વર્ષ છે એવો વ્યક્તિ ભગવદી શું વિચારે છે કે ભગવાન આ લોકની અંદર ન તો કર્તૃત્વનું નિર્માણ કરે છે ન કર્મનું કરે છે કે ન કર્મ અને કર્તૃત્વને જોડે છે એટલે ન કર્મ ફલ સંયોગમ સ્વભાવ વસ્તુ પ્રવર્તે એ તો એ જોઈ રહ્યો છે કે અહીંયા જે કંઈ પણ છે તે સ્વભાવ પ્રવૃત્ત થઈ રહ્યો છે એટલે બધું પોતાની મળે ચાલી રહ્યું છે પ્રકૃતિના સ્તરે એટલે કદાચ આપણે કોઈને નહીં કહીએ તો પણ તેની મૂળભૂત આવશ્યકતા છે કે જે પ્રાકૃત અવસ્થા ઉપર છે એ તો નહીં ચાહે તો પણ કરતો જ રહેશે એટલે ગમે તેટલો આળસુ હશે પડ્યો હશે પથારીમાં તો પણ ક્યારે ને ક્યારેક તો એને પથારી છોડવી જ પડશે તે જ રીતે ગમે તેટલો કોઈ હાઠી હોય કે નહીં ખાવું નહીં પીવું પણ બે ચાર પાંચ દિવસે ક્યારે ને ક્યારે તો એને ખાવું જ પડશે પીવું જ પડશે તો સ્વભાવ વસ્તુ પ્રવર્તતે એ કહી રહ્યા છે કે પ્રભુ ઈશ્વર જે ઈશ્વર છે તે લોકસ્ય કર્તૃત્વ ન સર્જતી એ અહીંયા આ લોકની અંદર કર્તૃત્વને પેદા નથી કરતો કર્માણી ન સર્જતી નવા કર્મફલ સંયોગ સર્જતી કર્મને પણ નથી સર્જતો કે ન કર્મફલના સંયોગને સર્જે છે તો શું કેમ ચાલે છે તથા સ્વયમપી કિમિતિ તથા ઉપદેશે ભાવ એટલે જ્યારે આ જાતનો આ લોક છે કે જેમાં કર્તૃત્વ કર્મ કે કર્મફલના સંયોગ એ બધામાં આ ઈશ્વર જે છે તટસ્થ જેવો છે તો પછી ઉપદેશ પણ આપવાની શું જરૂર છે તો કે છે નનુ ઈશ્વરોત્પાદના ભાવે લોક કથમ પ્રવર્તતે જો ઈશ્વર આવું ન કરે તો પછી આ લોકમાં પ્રવૃત્તિ કેવી રીતે થાય તો એનો ઉત્તર આપી રહ્યા છે કે સ્વભાવ વસ્તુ પ્રવર્તતે સ્વભાવ છે પ્રવર્ત થતો રહે એટલે એ જે ચીચોડો છે એ પ્રકૃતિના સ્તરે કે સ્વભાવના સ્તરે ચાલ્યા કરે છે પવન વયા કરે છે કે નદી વહેતી રહે છે તે રીતે जीवस्य स्वभावः પ્રકૃત્યાત્મક પ્રવૃત્તિ કર્તૃત્વાદી રૂપેણ એટલે દરેક વસ્તુની અંદર ભગવાને જે સ્વભાવ સ્થાપિત કરેલો છે એમ જીવની અંદર પણ એક જાતનો સ્વભાવ છે એ સ્વભાવ કેવો છે પ્રકૃત્યાત્મક પ્રકૃતિ રૂપ છે અને પ્રકૃતિ જે છે એ પોતે પોતાની રીતે ચાલતી રહે છે એવી રીતે અહીંયા પણ કર્તૃત્વ વગેરે છે ચાલતું રહે છે અગર ભગવાન એ વાત કહી હતી કે નહીં કષ્ટિત ક્ષણમપી જાતૃ તિષ્ઠ્ય કર્મકૃત કે અહીંયા કોઈ પણ એક ક્ષણ પણ કર્મકрея વગેરે રહી શકે એવું આ સૃષ્ટિ નથી ક્રિયતે યવશઃર્મા સર્વૈ પ્રકૃતિ જેલ ગુણહી પ્રકૃતિ ના ગુણો ના વશ થઈને બધા જ કર્મ ના ગટમાળ ની અંદર જોડાયેલા જોતરાયેલા છે એટલે આજે આખો જે સૃષ્ટિ છે એને આ રીતે ભગવાને બનાવેલી છે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા જો જસ કરે જો સફલ ચાખા એ જે કહેવાય છે તે પ્રમાણે એ જે કર્મની વ્યવસ્થા છે પ્રભુએ એવી રીતે ગોઠવેલી છે કે એમાં દરેકની અંદર ભગવાને પોતે હસ્તક્ષેપ કરવાની કંઈ જરૂર નથી જણાતી पोते नहीं करता के नहीं कर सकता एवं बात नहीं पर आनावट ए जातनी है कि यहाँ प्रभु आनंद ओढ़ी जाए तो सृष्टि पोता रीते चाल करे यत प्रभु न सृजती अत कश्चिजित पाप पुण्य पुण्यादिकम अंगीकृत फलम न दधाती हम आ लेवले जो सृष्टि चाली रही है प्रभु एनी अंदर इन्वोल्व नहीं कारण જે કંઈ પણ જે વ્યક્તિ કર્મ કરે તેના જોરે જે એને પાપ પુણ્ય વગેરે થાય છે એ પણ એ પાપ પુણ્યનો પ્રભુ સ્વીકાર કરીને એને ફલ દાન કરતા હોય એવું નથી હોતું યાની એ વસ્તુ લોકના સ્તરે આપોઆપ ચાલ્યા કરતી હોય છે જેમ કોઈ નોકર ચાકર હોય એના ઉપર મેનેજર રાખ્યો હોય અને મેનેજર દરેકને એના કામ પ્રમાણે પગાર આપતો હોય કે પગાર કાપતો હોય એમની ગેરહાજરી કે ઓછું કામ કર્યું હોય કે કોઈ કામ બગાડ્યું હોય તો એને કારણે દંડ આપતો હોય તો એમાં માલિક પોતે આના અંદર નિલિપ્ત છે એ આની સાથે આ વ્યવહારમાં નથી એટલે કોઈ કર્મચારી આવીને ફરિયાદ કરે માલિકને તો માલિક એમ કહી શકે કોઈ કોઈ એમ કહે કે મને આ પગાર ઓછો આપ્યો કે મને આટલો દંડ કર્યો મારા પગારમાંથી આ કાપી લીધું એમણે તો માલિક કઈક હશે એવું તો એને જે સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન્સ છે તે પ્રમાણે એને જે કરવાનું હશે તે કર્યું હશે એમાં મારું માથું ખાવાની જરૂર નથી પછી પૂછે પણ કદાચ કે આવું શું થયું તો કે આ ચાર દિવસ ગેરહાજર હતો કે આ વસ્તુ એને બગાડી દીધી તો આ જે વ્યવહાર આખો છે એ વ્યવહાર એક ઓલમોસ્ટ એક ઓટોમેશન સ્વચાલિત વ્યવસ્થાના રૂપમાં થઈ રહ્યો છે એટલે કહી રહ્યા છે કે નાદત્ય કસ્યચિત પાપમ નચૈવ સુકૃતમ વિભુ અજ્ઞાનિનાવૃતમ જ્ઞાનમ તેન મુહ્યંતી જંતવ ભગવાન જે છે એ આ જે વ્યવસ્થા ચાલી રહી છે એ વ્યવસ્થામાં પોતે કોઈ જગ્યાએ પ્રત્યક્ષ રૂપથી નથી જોડાતા એમાં ભગવાનના માટે અહીંયા વિભુ કયા છે વિભુનો અર્થ આમ સામાન્ય રીતે તો જે વ્યાપક હોય સર્વત્ર હોય એવો અર્થ થાય પણ અહીંયા વ્યાખ્યાકાર અનિયમ્ય એટલે જેનું નિયમન કોઈ ન કરી શકે કે જેને કોઈ મજબૂર ન કરી શકે તે પ્રકારના સ્વૈચ્છયયય સર્વ ફળદાન સમર્તા ભગવાન જે છે પોતાની ઈચ્છાથી સકલ ફળ આપવા માં સમર્પિત છે ઈવા જે ભગવાન છે કస్యચિત પાપ રૂપમ નો આદત્તે કોઈ જીવ છે એને એનો જે પાપ રૂપ જે કર્મ છે એને સ્વીકારીને નરકાધી ફળનો દતાતી જે તે પાપ કર્યું છે મે તને પ્રેરણા કરી છે એટલે પાપ ફલ છે એ એનો હું ભાગી બની રહ્યો છું એવું કરી અને પ્રભુ એનો અંગીકાર નથી કરતા વસ્તુત એ જે કરી રહ્યો છે એ પોતાનું જ કર્મનું ફલ ભોગવી રહ્યો છે એમાં ભગવાનનો કોઈ કોઈ રીતે પણ એમાં ઇન્વોલ્વમેન્ટ નથી ન આદતે ન અંગીકરોતી તદ અંગીકૃત્ય નરકાદી ફલમ ન દદાતી એટલે નરકાદી ફલ જે જીવાત્માને પ્રાપ્ત થાય છે એ આ રીતે પ્રભુ નથી આપી રહ્યા તે જ રીતે સુકૃતંચ નૈવ અંગીકરોથી પ્રભુ સુકૃતને પણ નથી સ્વીકારતા અને એના કારણે સ્વર્ગાદી સુખમ ન થતાથી પ્રભુ એને સ્વર્ગાદી સુખ એના સુકૃતને લક્ષમાં લઈને આપી રહ્યા છે એમાં આ વ્યવસ્થામાં પ્રભુ પોતે પ્રત્યક્ષ રૂપથી જોડાઈ નથી રહ્યા વસ્તુત પ્રભુ શું કરી રહ્યા છે તો કહી રહ્યા છે વિભુત્વાત સ્વક્રીડે યથા સુખમ કરોતી વસ્તુત પ્રભુની આ સૃષ્ટિ છે એ ક્રીડા છે એટલે પ્રભુને પોતાને જે જે રીતે સુખ થાય એવી રીતે કરી રહ્યા છે એટલે જેમ ગરમી લાગે તો આપણે પંખો કરીએ ને ખંજવાળ આવે તો આપણે ખંજવાળીએ એમાં કોઈ વખતે એવું પણ થાય કે ખંજવાળતા આપણને લોહી પણ નીકળી આવે તો પણ આપણને મજા આવે એમાં એમાં કોઈ વ્યક્તિ જોનારો છે એને એમ થાય કે ભાઈ આ શરીરમાંથી લોહી કેમ કાઢી રહ્યો છે પણ મારું શરીર છે મને જેમ ઠીક લાગે તેમ હું કરું માથું દુખતું હોય લોકો પછાડતા હોય માથું ગીતમાં આપણને જોનારને એમ થાય કે આવું કેમ કરે છે પણ એને ગમતું હોય તો ત્યાં એ આશંકા કરી રહ્યા છે કે તરહી એશૈવ સમ સાધુ કર્મ કાર્યતિ કે દે શૃતિ ભ્ય ઈશ્વરેવ તત્કર્મકારેત્વા સરેલ ભુ ફલમ દદાતિ કે કહે ઉચ્ચતે એટલે પછી ભગવાન આ બધું કર્મ કરાવે છે અને એ એ રીતે ફળ આપે છે એટલે એવું કર્મ કરાવીને ભગવાન બધાને ફળ આપે છે એમ કેમ કહ્યું છે તો એ કહી રહ્યા છે કે સા અજ્ઞાનેન અજ્ઞાનેન આવૃતમ જ્ઞાન જે જંતુ છે જીવો છે એમનું જ્ઞાન અજ્ઞાનથી ઢંકાઈ ગયું છે એને કારણે એ લોકો આવી રીતે મુક્ત થાય છે તો પ્રકૃત પ્રકૃત્યુત્પન્નેન આવૃતમ જ્ઞાનમ તેને જંતવ મૂયંતી જે પ્રકૃતિથી ઉત્પન્ન છે એટલે માયા દ્વારા ઉત્પન્ન અવિદ્યા દ્વારા એનાથી આ જ્ઞાન ઢંકાયેલું છે તે કારણે જીવો છે મોહ પામે છે અને એ લોકો અન્યથા કહે છે જ્ઞાન કયા જાતનું ઢંકાય છે ભગવત સ્વરૂપાત્મકમ સૃત્યર્થ રૂપમ એટલે ભગવત સ્વરૂપાત્મક કે વેદના અર્થરૂપ જે જ્ઞાન છે મૂળ એનો જે તાત્પર્ય છે એનું જ્ઞાન એ અહીંયા ઢંકાઈ જાય છે અજ્ઞાનથી અને તે કારણે જીવો મોહમ પ્રાપ્નુવંતી મોહ પ્રાપ્ત કરે છે અને અન્યથા વદંતી એ લોકો ઉટપટાંગ કહે છે શ્રુતૌ તું પૂર્વમ તાદૃક ફલદાનેચ્છામ નિરૂપ્ય પશ્ચાત કર્મ કારણત્વ ઉચ્યતે ન તું કર્મ ફલત્વ આગચ્છતિ કિંતુ વિચિત્ર ઈચ્છાત્વમેવ આયાતિ આ જે શ્રુતિ છે એમાં તો एष एव साधुकर्मकार इति तमोन्निशति एषौ एव इनम् અસાધુકર્મકાર इति तं तदोन्निशति એટલે વ્યાખ્યાકાર એને અલગ રીતે વ્યાખ્યા કરી રહ્યા છે કે શ્રુતિમાં પહેલા તાદ્રક ફલદ અને ઈચ્છામ નિરૂપ્ય પહેલા પ્રભુના મનમાં એવી ઈચ્છા થાય છે કે હું આને આ પ્રકારનું ફલ આપવા ઈચ્છું છું અને એવી ઈચ્છાથી પછી ભગવાન એની પાસેથી એવું કાર્ય કરાવે છે એટલે એવું નથી કે કોઈ વ્યક્તિ આવું કર્મ કરે છે એટલે પ્રભુ એને એવું આપે છે પણ પ્રભુ જ પહેલેથી નક્કી કરી લે છે કે મારે આને આમ કરવું છે તો આનો આમ કરાવીશ આ જાતનું ફલ આપવું છે તો આનાથી આવું કર્મ કરાવીશ એટલે હદદાન ઈચ્છા પૂર્વ છે પછી કર્મ કારણત્વ છે એટલે કર્મ કરાવવાનું પ્રભુમાં આવે છે પ્રભુ પહેલા કરાવે ધક્કો મારે અને તે પછી એ ખાડામાં પડે એમ નહીં પ્રભુ પહેલેથી જ નક્કી રાખે છે કે મારે આને ખાડામાં જ પટકવો છે તો તે પ્રકારનું કર્મ કરાવે છે તાત્પર્ય છે કે આમાં ઉપર જેમ કહ્યું કે પ્રભુ વિભુત્વાત સ્વક્રીડે છયૈવ યથા સુગમ કરોતી પ્રભુ એ પોતાની ઈચ્છાથી જ કરે છે એટલે કેમ કે પોતે અનિયમ્ય છે પ્રભુના ઉપર કોઈનું નિયમન નથી એ કારણે આમાં આખામાં પ્રભુની જે વિચિત્ર ઈચ્છા છે એ જ મૂળ છે પણ હવે આગળ કહી રહ્યા છે કે યેશામ ભગવતા જ્ઞાને ન અજ્ઞાનમ નાશિતમ તે ન મોહ્યંતી જેમને ભગવાન ભગવત સ્વરૂપનું જેને જ્ઞાન છે કે પ્રભુના આ જાતના ચરિત્રનું બોધ છે અને એને કારણે જેમનું અજ્ઞાન નષ્ટ થઈ ગયું છે એ આ વિષયમાં ક્યારે પણ મોહિત નથી થતા એ વાત કહી રહ્યા છે કે જ્ઞાને નતું તદા જ્ઞાનમ યેશામ નાશિતમ આત્મના आत्मनज्ञानेन येषाम् अज्ञानं नाशितम् તેષામ આદિત્યવ જ જ્ઞાનમ પ્રકાશયતી એવા જે તત્વ જ્ઞાન છે આદિત્ય સૂર્યની જેમ પ્રકાશિત કરે છે એ કહી રહ્યા છે કે તું પુનઃ અને પાછું આત્મજ્ઞાનેન એટલે ભગવત સંબંધી ન પ્રભુ સંબંધી જ્ઞાનથી અથવા જ્ઞાનાત્મક ભગવત રૂપેણ જ્ઞાનાત્મક ભગવાન જે છે તે રૂપમાં યેશામ દુર્લભાનામ કૃપા પાત્રાણામ યેશામ એમ કહ્યું છે એટલે એની દુર્લભતા બતાવી છે કે જેઓનું એટલે બહુ ઓછા લોકોને આવી જ્ઞાન થાય છે જેના ઉપર અતિ કૃપા થઈ હોય એમના માટે જે શક્ય છે એમનું તદ અજ્ઞાનમ એટલે પહેલા આગળ જે કહ્યું તે પ્રકારનું જે અજ્ઞાન છે એ નાશિતમ દૂર કરી દીધું છે એવા તદ્ભગવદાત્મકમ જ્ઞાનમ એ એવા લોકોને એ ભગવદાત્મક જ્ઞાન છે એ પરમ બ્રહ્મ પ્રકાશયથી એને પરબ્રહ્મનું પ્રકાશન કરે છે એટલે પરબ્રહ્મનો પરિચય કરાવી દે છે એમાં દ્રષ્ટાંત આપી રહ્યા છે કે આદિત્યવત સૂર્યની માફક યથા સૂર્ય તમો દૂરીકૃત્ય સ્વાત્મસહિતમ સર્વ વસ્તુ માત્ર પ્રકાશયતી તથા સૂર્ય જેવી રીતે અંધકાર દૂર કરીને પોતાના સહિત અન્ય પણ વસ્તુ માત્ર છે એને પ્રકાશિત કરી દે છે તેવી રીતે આ જે પ્રભુ સંબંધી જ્ઞાન છે એનાથી જીવાત્માને બધું અજ્ઞાન એનું દૂર થઈ જાય છે એનાથી શું ફલ થાય છે કે છે તત્પ્રકાશાત ફલમ ભવતી આ જાતનું જ્ઞાન પ્રકાશ ही जाय छे ने जे फल प्राप्त થાય છે કહે છે અધબુદ્ધયઃ ตદાત્માનસ્તનનિષ્ઠાસ્તત્પરાયણાઃ गच्छന്ത്യ પુનરાવૃત્તિમ જ્ઞાન નિર્ધૂત કલમષાઃ તેમાં બુદ્ધિ વાળા તેમાં આત્મા વાળા તેમાં નિષ્ઠા વાળા તેમાં પરાયણ એ જે છે એમ ના જ્ઞાન થી બધા કલમશ કે પાપ દોષ ધોવાઈ જાય છે અને અપુનરાવૃત્તિને પ્રાપ્ત કરે છે મોક્ષને તસ્મિન ઈશ્વરે ઈશ્વરે બુદ્ધિર્યેશામ તદબુદ્ધય એટલે ઈશ્વરમાં જેમની બુદ્ધિ છે તે તસ્મિન સૈવ વા આત્મા યેશામ તદાત્માન એટલે તેમાં જ જેમની આત્મા છે અથવા તો સૈવ વા આત્મા યશામ એ ઈશ્વર જ જેમની આત્મારૂપ છે તેમને તસ્મિન એવ નિષ્ઠા ભાવો યશામ એટલે એમાં જ નિષ્ઠાવાળા એટલે એમાં જ જેમનો ભાવ છે સેવા તત્પરાયણા એટલે તસ્મિન એવ પરાયણા ઈશ્વરમાં જે પરાયણ છે તત્પર એવા તે પ્રકારના જ્ઞાન નિર્ભૂત કલ્મશાહ નિરસ્તા અજ્ઞાના જ્ઞાનથી જેમના કલ્મશ દૂર થઈ ગયા છે એટલે જેમનું અજ્ઞાન દૂર થઈ ગયું છે એવા લોકો અપુનરાવૃત્તિમ ગચ્છંતી એટલે મોક્ષમ પ્રાપ્નુવંતી મોક્ષને પ્રાપ્ત થઈ જાય છે એટલે આ એનું ફલ કયું આ જ્ઞાન આવું ફલ જયારે થઈ જાય છે એમની જે મોક્ષો દેહાવસાન પછી છે પરંતુ ભૂતલ ઉપર આવું જ્ઞાન પ્રાપ્ત થઈ જતા શું સ્થિતિ બને છે એ કહે છે એનું લક્ષણ વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે કવિ હસ્તિની શુનિચૈવ શોપાકે છે પંડિતા સમદર્શિન વિદ્યા અને વિનયથી સંપન્ન જે બ્રાહ્મણ છે એને શોપાકે એટલે શુનો યહ પચતી કૂતરાનું માંસ પકાવીને ખાનારો તેમાં અને ગવી હસ્તીની ગાય અને ઘોડામાં એટલે ચાંડાલ અને ચાંડાલ અને ગાય કે હાથી કે કૂતરા એમાં સમદર્શી ન એક સરખું જોનારા છે એમાં કોઈ ભેદ નથી જોતા શું કામ કે મદંશ આત્મજ્ઞાને નથી પંડિતા આ બધું પ્રભુનો જ અંશ છે એમનો જ સચ્ચિદાત્મક આ જગત છે એટલે સચ્ચિદાન સચ્ચિદાત્મકતાની દ્રષ્ટિથી આ બધું એક સમાન છે ભગવદ રૂપ છે તો આવા છે એ સમદર્શી તે પંડિત છે જ્ઞાની છે તો આ જે સમદર્શન છે એ એક જાતની અહીંયા જીવન મુક્ત અવસ્થા છે એનું નિરૂપણ છે आ प्रकार की स्थिति ने जो प्राप्त कर उत्तमता बताई रहा है कि ये एकादशा उत्तम आवा प्रकार उत्तम है तैर्जित सर्गो यशा साम्य स्थित मन निर्दोषम ही समम ब्रह्म तस्मा ब्रह्मणि ते स्थित कई ही इहैव सर्गो जिता यशा मन साम्य स्थितम आज आत्मी साम्य अवस्था में जमन मन है એમણે તો અહીંયા જ આ સર્ગને જીતી લીધો નિર્દોષમી સમમ બ્રહ્મ તસ્માત બ્રહ્મણી તે સ્થિતા કેમ કે બ્રહ્મ જે છે નિર્દોષ અને સમાન છે અને આવી દ્રષ્ટિવાળા જે છે એ તો બ્રહ્મમાં જ સ્થિત થઈ ગયા એમ સમજો એ કહી રહ્યા છે કે યેશામ મનઃ સામ્ય સ્થિતમ જેમનું મન સામ્ય એટલે સમભાવે સમાન ભાવની અંદર સમાન ભાવ શું चांडाल कूतरो गाय हाथी आ बदा जमी सामन ब्रह्म दृष्टि एवं लोग इहेव सर्गो जीत है हमने अहियाज आ सर्ग ने जीती लीधो एनु शु आशय समझे अत्रायम भाव भगवता स्वक्रीडार्थम जगत उत्पादितम प्रभुए पुता क्रीड़ा मैं आ जगत प्रकट करी तत्र यस्य यादृशेच्छया यो भावः उत्पादितः स तथैव करोति એમાં જેના વિષયમાં જે પ્રકારની ઈચ્છાથી એનો જે ભાવ પ્રકટ કરેલો એનો ઉત્પન્ન કર્યો છે એટલે કૂતરાનો કૂતરા તરીકે કે ગાય હાથીનો એ તે રીતે તો એ પ્રભુ પોતાની ઈચ્છાથી જેવું કરે છે સ યોગ્યો ભવતી નવાયતી કિમર્થમ વિચારણીયમ એ મને દાય તો સારી કેવાય કૂતરો ખરાબ કેવાય પંડિત સારો કેવાય ચાંડાલ ખરાબ થાય ખરાબ કેવાય આ બધા વિચાર નો અહીંયા શું પ્રસંગ છે અતો એશામ મનહ સામ્મે ભગવત ક્રીડા રૂપે સ્થિતમ એટલે જે લોકો આવો વિચાર નથી કરતા હું જીનિષનો પણ એ વૈત ક્રીડા રૂપા જવત છે એ દ્રષ્ટિથી અને પ્રભુએ બનાવેલો છે એ દ્રષ્ટિથી જેમનું મને આ બધામાં સામ્ય જુએ છે તૈહી અધિષ્ઠાનાત્મક દેહે સર્ગ સંસારો માયારૂપો જીતા એમણે અહીં જ આ માયારૂપ સંસાર છે એને જીતી લીધો એટલે આ દેહમાં છે એમ આ દેહના રહેતા જ એવો તાત્પર્ય છે ये तो ब्रह्म समम के जीती लीध तो कहे के ब्रह्म स्वक्रीडार्थ रूपेशु निर्दोषम एशु दोषादिहित तस्मा येषा मनस्ता स्थित ते ब्रह्मणी ब्रह्म भाव स्थित ब्रह्म सामन है एट स्वक्रीडार्थ रूपेशू જે કંઈ પણ પ્રકટ થયું છે એ પોતાની ક્રીડાના પ્રયોજનથી પ્રકટ થયેલું છે ક્રીડારૂપતાના અર્થમાં સમાન છે નિર્દોષમ તેશુ દોષાદિ રહિતમ એટલે બ્રહ્મ જે છે એ આમાં કંઈ પણ દોષાદિક જોતો નથી તસ્માત તે કારણે યેશામ મન સામ્ય સ્થિતમ જે લોકોનું મન આવી સામ્યાવસ્થામાં સ્થિત છે તે બ્રહ્મણી સ્થિત એ લોકો બ્રહ્મમાં સ્થિત છે બ્રહ્મ ભાવ વાળા છે એટલે બ્રહ્મ જેવી રીતે પોતા સ્વાત્મિકા સૃષ્ટિ છે એ દ્રષ્ટિથી સૃષ્ટિના તમામ પદાર્થો છે એની અંદર સ્વાત્મ ભાવ રાખે છે તમામ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ જવાને કારણે એ જીવાત્મા પણ જે પંડિત છે એ પણ આ જાતનો બ્રહ્મદૃષ્ટિવાળો થઈ ગયો अतः तई संसारो जिता हमने सर्वत्र ब्रह्म भाव ने कारण सामानता दिखाई रही है कारण एम सांसारिकता तो जड़ा से संसार तो हमने जीती लीधो आ एक अर्थ है बीजो अर्थ कही स्वर्ग ने जीती लीधो एम कहू तो सर्ग ना मतलब स्वोत्पत्ति ही એટલે પોતાની ઉત્પત્તિ એટલે જે લોકો આવા સમાન ભાવને પ્રાપ્ત થઈ ગયા છે એમણે પોતાની ઉત્પત્તિને પણ જીતી લીધી છે વશીકર્તા સફલીકર્તા એટલે જેમણે પોતાનો જન્મ સફળ કરી દીધું એમ એ કેવી રીતે કે ભગવતા સ્વસેવાર્થમ ઉત્પાદિતા તત્તમ પ્રભુએ પોતાની સેવા માટે આ જીવોને પ્રગટ કર્યા છે અને એમણે એ ભગવત સેવા કરી અને એ કરી લીધું તો એ પણ અહીંયા સફળ થઈ ગયા યદ્વા ત્રીજી સંભાવના છે યેષામ મનઃ સંયોગ વિયોગયોઃ સામ્યેન સ્થિતમ જેમનું મન સંયોગ અને વિયોગ બંનેમાં સમાન સ્થિતિ જોઈ રહ્યું છે માને છે तै इहैव अधिकरणदेह एव सर्गः અલૌકિકો અગ્રે ભાવી દીધો એમણે અહીં જ એટલે આ અધિકારરૂપ જે દેહ છે એમાં જ એમણે હવે આગળ જે સર્ગ થનારો છે એને જીતી લીધો એટલે આગલો ભાવ એમણે પોતાનો સુધારી દીધો તાત્પર્ય છે કેમ કે સર્વથૈવ અલૌકિકો દેહ ભાવ રૂપો વશે જાતો यतो अयं यदैव इच्छति तदैव भावप्राकट्यं भवति इति भावः એટલે ભગવત સંયોગ અને પ્રભુથી વિયોગ આ બંનેમાં જેને એક ભાવ માન્યો છે એટલે જે જેમ રાખે તેમ રહેવું એ તાત્પર્ય તો એવા લોકો અત્યારે તો પ્રભુ ઈચ્છાથી સૃષ્ટિમાં છે પરંતુ હવે પછીથી એમનો આગળ કોઈ બીજો ભાવ પ્રભુના ઈચ્છા અનુસાર પ્રાપ્ત થવાનો છે તો એમણે પોતાનો જે અલૌકિક દેહ ભાવ જે છે એને અહીંયા વશ કરી દીધો કેમ કે અયમ યદૈવ ઈચ્છતી તદૈવ ભાવ કેમ ભવતી કેમ કે અહીં તો जी प्रकार नहीं प्रभु इच्छा कर से प्रकार थे चाहे तो ये संयोग प्राप्त थे संयोग रूप भाव अथवा तो वियोग रूप भाव युक्तम एवं योग्य यो ब्रह्म निर्दोषम कारण भगवान स्वस्थायी रसात्मक सामना देवता अवस्था सु ભગવાન જે છે એ પોતે સ્થાયી રસાત્મક હોવાને કારણે સમાન છે અને નિર્દોષમ અને નિર્દોષ પણ છે યથા રાસે જેવી રીતે પ્રભુ રાસ ક્રીડામાં ક્રીડા કરે છે યતો બ્રહ્મ તાદશમ અને કેમ કે બ્રહ્મ તે પ્રકારનો છે તસ્માત તે બ્રહ્મણી બ્રહ્મ ભાવે નિરોધ રૂપે સ્થિતા હોય તે ભાવ એટલે એવા આજે છે બ્રહ્મની અંદર દેવદરૂપ ભાવથી સ્થિત થયેલા છે આનો સારાંશ એ છે કે જેમને અહીંયા પ્રભુએ જે રીતે પણ રાખ્યા છે ક્ષર જગતની અંદર એમાં પ્રભુના વિયોગનો જે અનુભવ કરી રહ્યા છે એમાં પણ એમને એ જાતની કોઈ ફરિયાદ નથી પરંતુ એમાં એ સમાન દ્રષ્ટિવાળા છે એમાં એમને એ વિશ્વાસ છે કે આગળ જઈને પ્રભુ એમનો સર્ગ અલૌકિક સર્ગ કરશે જ્યાં એમને ભગવત સંયોગ પણ પ્રાપ્ત થશે તો અત્યારે ભલે બ્રહ્મથી એ એ અર્થમાં વિયુક્ત છે સ્વરૂપાત્મકના પરંતુ સૃષ્ટિમાં જે બ્રહ્મ જે રીતે સમાનરૂપ છે તે રીતે છે તો બ્રહ્માત્મિકા સૃષ્ટિની અંદર જ તો ત્યાં એમણે એ બ્રહ્મભાવને ધારણ કરીને એમાં એમણે પોતાનો નિરોધ સાધેલો છે તો આગળ જતા પણ એમને જેમ પ્રભુએ અભિમાનાદિ દોષને કારણે વિયોગ કરાવ્યો અને પછી રાજક્રીડામાં બધાને સુખ થાય એવું પ્રભુએ આપ્યું બે બે વ્રજ ભક્તોની વચ્ચે પ્રભુ પિતાજી અને દરેકની સાથે પ્રભુ છે એવી જાતનો અનુભૂતિ દરેકને કરાવી તો એ રીતે અહીંયા પણ પ્રભુ એમની સાથે લીલા કરશે એ જાતનો આશય અહીંયા પ્રોફેટ કરી રહ્યા છે મને લાગે છે આજે આટલું રે આપનું સમય પણ થયો છે આ સંબંધમાં કોઈ બીજી ચર્ચા હશે તો આપણે આવતા વખતે કરીશું આજે ક્લાસ પર સાદો તો અહીંયા રાખીએ ચાલો